જાથું પ્રતિક્રમણ જાથું પ્રતિક્રમણ કોને કહેવાય જાથું પ્રતિક્રમણ કોને કહીએ કે જે જાથું યાદ આવે તેને માટે કોઈ એક જણ જાથું અહીં યાદ આવ્યા કરતું હોય તો તેનું જાથું પ્રતિક્રમણ કરવું પડે જાથું એટલે નિરંતર સ્મૃતિ એ રાગ દ્વેષનો અરીસો છે કોઈ એક વખત યાદ આવે તો તેનું એક વખત પ્રતિક્રમણ કરવું પડે પણ જાથુમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે જે વ્યક્તિ જોડે આપણાથી ગૂંચો પડી ગઈ હોય ને તે મરી ગયા હોય તો તેને યાદ કરીને ગૂંચો ધોઈ નાખવી જેથી ચોખ્ખું થઈ નિકાલ થઈ જાય ને ગૂંચો ઉકલી જાય આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી એક બિલાડીને મારી નાખી હોય તો બંનેના આત્મા પાસે નોંધ થાય છે બિલાડી વેર લીધા વગર રહે નહીં માટે આપણે તેનું આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરી લેવું જ્ઞાનીના જે જે વાક્યો ફિટ થાય તે અનુભવ જ્ઞાન કહેવાય અને એ મોક્ષે લઈ જાય તંત બે પ્રકારના છે એક છૂટી જાય એવો તંત અને બીજો જલ્દી છૂટે જ નહીં એવો તંત બીજો તંત ઘણા લાંબા સમય સુધી ચાલુ રહે એને પણ અનેકવાર આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરી લેવું જેના માટે ખરાબ વિચાર આવે તો આપણે એમ કહેવું કે આ તો બહુ સારા માણસ છે બહુ સારા માણસ છે આમ બોલવાથી પેલાને અસર થાય બાકી તેની સામે જોવું નહીં કે એ કેવા છે આપણે તો તેને સારા જ કહેવા એક વાર બે વાર ત્રણ વાર કરવાથી જરૂરથી એ ફરી જાય આ બધું અનુભવ જ્ઞાન છે અમે જે રસ્તે ચાલ્યા છીએ તે જ રસ્તે અમે તમને લઈ જઈએ છીએ